ભોજન બહુ રસે ભર્યા જુગતે કર્યા જે આણ્યા ચોકી ઉપરે તાજા જમવા તે પાક બહુ પ્રકારના વિધ વિધના વ્યંજન પૂર્યા કટોરા પ્રેમ શું જુગતે જમે જીવન મોદક મગદળ ને મોતૈયા કે જમતા જોયા છે લાખણ સાઈને સેવૈયા કે જમતા જોયા છે તળિયા બળિયા માહી તે જાના કે જમતા જોયા છે કાજુ કળિયા મન માન્યા કે જમતા જોયા છે પેંડા પતાસાને પૂરી કે જમતા જોયા છે સુતર ફેણીને સાબુડી કે જમતા જોયા છે શકરપારા સેવ સુવાળી કે જમતા જોયા છે પૂરી કચોરી રૂપાળી કે જમતા જોયા છે હલવો હરીસો રસાળો કે જમતા જોયા છે ઘેબર ગુંદર પાક રૂપાળો કે જમતા જોયા છે ગણગણ ગણ ગાંઠિયા ગુંદવડી કે જમતા જોયા છે ગળા સાટા ગળ પાપડી કે જમતા જોયા છે શિરો સાથુ સાકર ચણા કે જમતા જોયા છે મુરકી મુરબો મેં શુભ ઘણા કે જમતા જોયા છે માલપુડા સાકર તણા કે જમતા જોયા છે બરફી બિરંજયેલ ચી દાણા કે જમતા જોયા છે બાટી બાજરા ઘઉંની કે જમતા જોયા છે ઘણા ઘીમાં બોળી ઉની કે જમતા જોયા છે ખાજા ખીર ખુરમા ગોળા જમતા જોયા છે દૂધ પાક દહીં થરા બોળા કે જમતા જોયા છે માખણ મહી દહીં વડા કે જમતા જોયા છે ચૂરમું લાફસી બેરૂડા કે જમતા જોયા છે કંસાર બાસુંદીયું ભલીક જમતા જોયા છે કેરી રસ રૂડી રોટલી કે જમતા જોયા છે પુડલાને પૂરણ પોળી કે જમતા જોયા છે રેવડી પકોડી બોળી કે જમતા જોયા છે ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે જલેબીને સુંદર શાક જમતા જોયા છે જાર બાજરી બાવટ પોળી જમતા જોયા છે ઘીમાં ઘઉંની જબોળી કે જમતા જોયા છે મઠ જવના રોટલા ચીણા ચણાના બહુ ભલા કે જમતા જોયા છે સુગંધી ભાત અને ખીચડી કે જમતા જોયા છે સુગંધી ભાત અને ખીચડી કે જમતા જોયા આજે હરિસ્મૃતિમાં બીજું ચેપ્ટર એટલે બીજું પ્રકરણ શ્રીજી મહારાજની સ્મૃતિમાં મહારાજ શું શું જેમાં એ નિષ્કુળાનંદ સ્વામી ચિંતન કરે છે ઘણી બધી વસ્તુઓ ગણાવી છે કે જે બધી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને જમતા નજરો નજર દર્શન કર્યા છે આપણે અગાઉ જોયું છે કે આ નિષ્કુળાનંદ સ્વામી પોતાના પ્રિયતમની સ્મૃતિ કરે છે જ્યાં જ્યાં જે જે વસ્તુ દેખાય તો એમાં એને પોતાના પ્રભુ દેખાય છે પ્રિયતમ દેખાય છે એ લાડુ જોવે સેવ જુએ રોટલી જોવે પૂરણપોળી જોવે જે કઈ વાનગીઓ જમે જુએ તો એ તરત એમ થાય કે આ વાનગી મહારાજ જમતા હતા વાનગીઓના નામ લેવા એમાં કલ્યાણ નથી કદાચ એના નામ લઈએ અને અંતકાળે પણ જો એના નામ આવી જાય કોઈ વાનગી એના તોય કદાચ મોત બગડે પણ આ તો ભગવાનનો સંબંધ છે નહીતર તો કંદોઈની દુકાનમાં કંદોઈ બેઠો હોય એનું કલ્યાણ થઈ જવું જોઈએ ને પણ મારા પ્રભુ આ જમતા વસ્તુની સાથે એને ભગવાન દેખાય છે દરેક વસ્તુ કે જે પોતાનું પ્રિય પાત્ર હોય એમણે ઉપયોગ કર્યો હોય એ વસ્તુ જોઈને એ પ્રિય પાત્ર દેખાય વસ્તુ ગૌણ છે કોઈનો નાનો બાળક હોય ને એ કદાચ મૃત્યુ પામી ગયો હોય તો પછી જે ઢીંગલીઓથી જે ચૂસણીઓથી જે રમકડાઓથી રમતો હોય તો એને જોઈ જોઈને એને જ યાદ કરે ને ઢીંગલી કે રમકડા ગૌણ છે બાબલો મુખ્ય છે અને એ છોકરો કઈ જમતો હોય તો એ વસ્તુઓ જોઈ જોઈને પણ એને એમ થાય કે આ છોકરો જમતો હતો એને બહુ ભાવતું હતું માગીને ખાતો રડીને ખાતો ચૂસીને ખાતો પ્રેમથી ખાતો હસીને ખાતો ખવડાવીને ખાતો એકલો ખાતો તો બધું વિચાર અને સૌની જમવાની રીત જુદી જુદી હોય છે પણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણની જમવાની રીત તો અતિ અનોખી અને અતિ અલૌકિક હોય છે ધરમપુર સુરતથી આગળ જે ધરમપુર સ્ટેટ કુશળ કુંવરભાઈ એમને સત્સંગ થયો પછી કારભારીઓની સાથે દિવાન દિવાનની પત્ની એ બધાને શ્રીજી મહારાજની પૂજા કરવા માટે પોશાક વસ્ત્રો અલંકારો લઈને મોકલ્યા છે એ બધા આવ્યા છે વડતાલ સરસ મજાના ઉતારા અપાયા છે શ્રીજી મહારાજની પૂજા સરસ સુંદર રીતે કરી રાજવંશી પોશાક એક બે દિવસ ગયા એટલે દિવાનની જે પત્ની હતી એ બહુ જમવામાં બહુ ચતુર હતો કુશળ બહુ હતો ભોજન કરવામાં એને મનમાં વિચાર થયો કે આ ભગવાન કહેવાય છે તો એ જો ચતુરાઈથી જમી બતાવે તો હું માનું કે એ ભગવાન છે કારણ કે આમ તો સાધુ પુરુષનો વેશ દેખાય છે જમવામાં એમને શું ગત પડે મહારાજને આમંત્રણ અપાયું મહારાજે સ્વીકારી લીધું કે થાળ બનાવડાવો અમે જમવા આવશું દીવાનની પત્નીને છે પારખ્યું કરી લઈએ ગંવાર છે કે ગોલોકપતિ છે જોઈ લઈએ સુંદર મજાના અનેક વાનગીઓ એનાથી થાળ સજ્જ કર્યા સમય થતા મહારાજને દિવાન ખુદ તેડવા આવ્યા મહારાજ પધાર્યા સ્નાન કર્યું વસ્ત્રો પિતાંબર શાલ ઓઢી અને મહારાજ જમવા બેઠા શ્રીજી મહારાજ મોટે ભાગે ભોજન કરતા પહેલા સ્નાન કરતા સ્નાન કરે આછી ધોતી ચાદર ખેસ ઓઢે અને પછી મારા જમવા બેસતા જોકે એ જમાનામાં જ મોટે ભાગે લોકો સ્નાન કરીને જમતા અમુક ખેતી કરનારા ને એવા બધા ને એ ન હોય રીત પણ આપણે હમણાં સુધી જોયેલું તો હવે તો એ નથી જોવા મળતું પણ જમવા બેસતા ત્યારે ઘણા લોકો આ તમારા વસ્ત્રો પહેરીને કોઈ દિવસ જમવા ન બેસે પેન્ટ શર્ટ આમાં આમ પહેર્યા હોય જનરલી સિવિલ ડ્રેસ જમવા બેસે એટલે એ ધોતી અને ચાદર ઓઢી હાથ પગ ધોઈ સરસ રીતે સ્વચ્છ થઈ અને પછી નિરાતે બેસી બાજો ઢાળી થાળ જેમ ઠાકોરજીને આગળ મૂક્યા હોય એમ બેસીને જમતા અને એમાં મંત્રોચ્ચાર થાય પાણીની અંજલીઓ છટાય ઓમ ॐ ब्रह्मार्पणम् ब्रह्माहवीर्ब्रह्मणाहुत ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् બ્રહ્મેવ તેન ગંતવ્ય બ્રહ્મ કર્મ સમાધિના આવા કેટલાય મંત્રો ગીતાના ભાગવતના વેદ મંત્રો બધું બોલે અને ત્યાર પછી પ્રોક્ષણ કરીને પવિત્ર થઈને ગ્રાસ નીકાળીને બાજુમાં અગ્નિનો એક વાસણમાં માટીના વાસણમાં અગ્નિ અગ્નિના કોલસા જલતા હોય એમાં બધી આહુતિઓ આપે ઘૃતની અક્ષત ચોખાની રોટલી બધું પછી જમતા હવે આજે એ પંક્તિઓ જતી રહી પંક્તિ તો ક્યાંય જોવા મળે જ નહીં બધું બુફે આવી ગયું નામે કોણ જાણે બુફે હવે કોણ જાણે ફાવી ગયું છે બાકી આમ પંક્તિ બેસાડી હોય પછી આમ બધા પીરસવા નીકળ્યા હોય સગા સંબંધીઓ બધા ઘરના બધા ભાઈઓ વ્યક્તિઓ અને જે પીરસતા હોય અને જે મજા આવે એમાં જે હેત ને આદર દેખાય એ બુફેમાં તો તમને ભળાવી દે છે જમી લ્યો આ બધું અહીં મળ્યું છે તમે જમી લ્યો કરધણી ક્યાંય ગોઈતા જડે એ બધા જે આવ્યું આવળી બાવળી પીપળીના લોકો એ બધા નાહ્યા હોય કે ન નાહ્યા હોય કોઈ જન્મી નહીં એવા હોય બધા ભોજન બધા જાત જાતના પીરસી હવે તમે જમી લ્યો ત્યાં બસ પેલામાં કેવો પ્રેમ પંક્તિઓ પડતી એમાં અને કેવો આદર મુખમાં પરાયણે ગ્રાસ ને કોળિયા બટકા આપે આદરથી જમાડતા અમે હેત આજે એ ન દેખાય તમારે ભલે જમાડે તમને બધાને પણ આદર વગરનું લોકોને કોને ભૂખ્યા હશે ખાઈ લેતા હશે બીજું શું બાકી તમે રીતસર આમ તમે જુઓ ને તો ખરેખર ભિખારી માગવા નીકળ્યો હોય ને એવું જ દ્રશ્ય હોય હાથમાં થાળી લઈ અને હડિયાપાટી થયો કઈ રહી નથી જતું ને ઓલા થાળી જો ઓલા થાળીમાં જોવે કઈ નથી વળી કઈ રહી ગયું તો વળી દોડીને એક વાટકી લઈ આવે વળી એમાં આ નાખે એલા કેલા શિખંડ તો રહી ગયો લાઈ જાય ભાઈ લઈ જાય લઈ જાય વળી ત્યાં શિખંડ કઢી ભરી એવા કઢી શિખંડમાં શિખંડમાં ઓલું ઓલું બધું થઈ જાય પછી આખી પોળમાંથી માગીને ભેળું કર્યું હોય ને એવું લાગે અને એ પાછા બે જણા આમ જમતા હોય ઉભા ઉભા બે જણા વળી ખૂણા બેસીને જમતા હોય દ્રશ્ય તમે જુઓ તો આપણે પશુઓને ચાર નાખી હોય મકર સંક્રાંતિ ઉપર એનાથી વિશેષ કાંઈ તમને દેખાય નહીં હવના પૂળા લઈને ચાલતા હોય ને અને ઓલી પંક્તિઓ પડી હોય એમાં તો તમને આમ દર્શન થાય કે આ બધા જમે છે ભોજન એક યજ્ઞ હતો યજ્ઞ જ પ્રક્રિયા છે ભાઈ હમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણીનામ દેહમાં શિર પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ યજ્ઞ છે અગ્નિ વિશ્વાનર અગ્નિ રૂપે ભગવાન બેઠા છે એટલે એક એક ગ્રાસ એક એક આહુતિ છે યજ્ઞ કાર્ય છે એવું પવિત્ર કાર્ય અને એવા આદર અને પ્રેમથી બધા જમવાનું અને કેવી રીતે આમ ઘીની ધારું થતી પીરસાતા તમારે હાથ મળી મળી કાંડા મળીને જમાડે એમ કહેવાતું ને કાંડા અને એ પાછું કાઠિયાવાડમાં તમે જાઓ હા બઠ્ઠા પાડી દે અમારા કાઠિયાવાડમાં કોક દીક તું ભૂલો પડે ભગવાન તો તો તારા મોંઘેરા કરું સન્માન તને સ્વર્ગે ભૂલાવું શ્યામલા બાકી બીજા પ્રદેશમાં જમાડતા છે પણ આપણે છે ને તાવી થોલીએ શાક લઈને આવે તે ચમચો ન તાવી તાવી તાવ ઉપર એક રીંગણા ફોડવું ચડાવે એને પાછા પૂછે આપું આપું આવડીક ભાખરી મૂકી જાય આવડીક અને પાછી કે આલુ અરે આલુ શું હજી તો લોટ બંધાવો છે પણ તમે કાઠિયાવાડમાં જાઓ તો હજી તમે હા હા ના ના કરો ત્યાં તો ઢગલો થઈ જાય ને તમે નાય ન પાડી શકો અને આ ખૂટશેક નિયમ લાગે પણ ક્યાં જમાઈ જાય એ ખબર ના પડે એવી બધી આગતા સાગતા કે ખોટું તો નથી અમથા કઈ સહજાનંદ સ્વામી કાઠિયાવાડમાં રોકાણા નતા તબાવ છે આદર ને પ્રેમ થઈ બાકી એક જણો છે ને એક જણાને આમ ચાલ્યું જ કે ભાઈ તમે જમવું છે મારે જમવા જવું છે બાજુમાં રેસ્ટોરન્ટમાં જમી લઈ એટલે કે હું તમને કઈ ઓળખતો નથી પણ એમાં શું વાંધો સાથે બેસીને જમીએ શું વાંધો એવું પેલો ના તો લગભગ કોણ પાડે જમવામાં એને કાના માતરનું હોય હાલો સરસ મજાની બે ઓર્ડર કર્યા બધા થાળી આવી જમવા માંડ્યા અર્ધે જમ્યા એટલે ઓલાને છતાં આશ્ચર્ય લાગે હું તમને ઓળખતો નથી અને તમે મને એટલો આગ્રહ કરીને લઈ આવ્યા અને જમવા સામે બેસાડ્યો એનું કારણ શું કારણ બીજું કઈ નહીં મારે એક નિયમ છે કે જમતા પેલા રોજ એક ભિખારીને જમાડવો ઓલું ઉભો થઈને વિયો બોલો આ તમારું બુફે છે ને ભલે કોઈને તમે કહો નહીં પણ એ સિવાય બીજું કશું જ નહીં હો પણ સગવડિયો ધર્મ છે ચાલે ન ગમે તો લોકોને ફાવી ગયું છે ફાવી ગયું છે હાલે બાકી આમાં તો બૂટ પહેર્યા હોય ચામડાના પટ્ટા બાંધ્યા હોય બધું એવું છે ક્યાંય જમવાનું તમને લાગે કે યજ્ઞ કર્મ થાય છે જરાય નહીં પવિત્રતા છે જ હાથ પગ ધોયા ન ધોયા કશું નહીં ક્રિયાની વિચારો ઉપર બહુ મોટી અસર થાય છે એટલે બહુ ફિલોસોફીના ઉપલા માળે ચડી અને આ બધી વસ્તુઓ છોડી ન દેવાય આચાર પ્રથમો ધર્મ શરીર ધર્મ પેલા તો જ પછી આ મન શુદ્ધિ થાય વિચાર શુદ્ધિ થાય જેવી ક્રિયા કરો એવી વિચારો પેદા થવાના જ છે એટલે પેલા તમે જો ઘણા વર્ષો પેલા તો હતું ગામડામાં હજી હોય તો ક્યાંક ક્યાંક હશે બાકી રસોડું બનાવે તો પેલી રોટલી ઉતરે એ ગાય માટે છેલ્લી રોટી ઉતરે એ કૂતરા માટે પછી વચ્ચે જે હોય એ લોકો બધા જમે પણ આ જ રીતે બનતું ને હવે આજે ક્યાંય છે ગાયનો ભાગ કે કૂતરાનો ભાગ કે ક્યાંય છે ક્યાંય નહીં રોટલીઓ કાઢવાનો જ રિવાજ વયો ગયો હવે ક્રિયાને તમે અસર જુઓ તમે પહેલી રોટલી કોની હતી ગાયની એ પહેલી રોટલી કોણ ખાય આને ઓફિસે જવું હોય એટલે સીધી પેલી રોટલી એ જ ઉપડા ઉપર ગરમ ગરમ લઈ જમી કરીને સીધો ઓફિસે ભાગી જાય હવે ગાયનો ભાગ ખાય છે ને એટલે ગાય જેવો થઈ ગયો છે પછી કે મારું ઘરમાં કઈ હાલતું નથી હવે આમાં ક્યાંથી હાલે ગાયનો ભાગ ખાઈ જાય પછી ક્યાંથી હાલે અને પછી છોકરા નિશાળે જવું હોય એટલે પછી છોકરાને ટ્યુશનમાં જવું હોય ત્યારે વચ્ચેની જે રોટલી છે એ પછી છોકરા જમે અને સૌથી છેલ્લે તમારા ઘરના જમે હવે એ કોનો ભાગ છે ના બોલાય નહીં સમજાય એટલે કૂતરાનો સ્વભાવ શું છે વડકા ભરવા છે ખાંડ છે ગોળ હે ત્યારે જો લઈ જાવ છો કોઈ ફરવા ક્યાંય લઈ ગયા ક્યાંય રેસ્ટોરન્ટ લઈ ગયા તમારે રખેડા કરવું છે અમારું કઈ જવું છે ઓઈલો કે શાંતિ રાખીને તું કે ત્યાં લઈ જશું અને એવી જગ્યાએ લઈ જાય લેવા જ કોઈ ન આવે એટલે કર્મની વિચારો ઉપર અસર છે અને એમાં અન્નની તો આપણે છે ને અન્ન તેવું મન એક આખું પ્રવચન છે એના એ સાંભળવા જેવું છે અન્ન તેવું મન અને વૈદિક સૂત્ર છે અન્ન તેવું મન અન્નમાંથી જ મનનું નિર્માણ થાય છે હવે વિચાર કરીએ છીએ અન્નની કેટલી પવિત્રતા કેવી રીતે ભોજન એટલે માણસ આજે સાવ સાત્વિક વિચારો ગુમાવી બેઠો છે એની પાછળ એનું મોટું કારણ ભોજન છે એ અમને બહુ જલ્દી ખબર પડી જાય કારણ કે અમે બધા લગભગ સ્વયં પાકી સાથે હાથે બનાવવાનું એવી રીતે જમતા હોય ને એમાં જો ક્યાંય કોઈનું એવી રીતનું સીધું સામાન આ તે ક્યાંક હોય ને તો એ અમને ખબર પડી જાય કે આમાં અસર જુદી છે તરત દેખાય ભોજનની તો આપણને આટલી જો સહજ રીતે ખ્યાલ આવી જતો હોય તો પછી હવે જ્યાં ત્યાં જેનું તેનું જમતા એના વિચારોની શુદ્ધિ શું રહેવાની આજે તો અઢારેય વર્ણ એક સરખા છે ક્યાંય આ રહ્યું જ નથી લેવાનું કોઈ શુદ્ધિ પવિત્રતા વાત કરો તો લોકો ગાંડા ગણે છે વર્ણાશ્રમ ધર્મની પછી આજે તો જે કોઈ બહુ પ્રસિદ્ધ વક્તાઓ થઈ ગયા પછી એ ભાગવતના હોય કે રામાયણના હોય કે ગીતાના હોય કે જે તે હોય બધા પણ એને સમાજમાં એક પોતાનો ક્રાંતિકારી લેવલ જાળવી રાખવા માટે પણ ગીતામાં સ્પષ્ટ કહ્યું એ ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ શાહ આ બધી વાતો ગીતામાં કહી હોય તો પછી જુદા જુદા એનો અર્થ કરીને સમાજ આગળ મૂકે પણ ગીતાને અનુસરે નહીં ગીતાએ કઈ એવું નથી કહ્યું કે આવા ગુણ દેખાય એને બ્રાહ્મણ કેવો બ્રાહ્મણ હોય એમાં આ ગુણ હોવા જોઈએ એને આવું કર્મ હોવું જોઈએ શિક્ષાપત્રીમાં પણ મહારાજ એમ જ કીધું બ્રાહ્મણ હોય એમણે આ કર્મ કરવું વૈશ્ય હોય તેમણે વણજ વ્યાપાર કરવો ક્ષત્રિય હોય તેમણે ધીરજ ક્ષમાવા રાખવા પણ ક્ષમા ને ધીરજ ને આ બધું હોય એને ક્ષત્રિય કેવો એવું કોઈ શાસ્ત્રોમાં કઈ લખ્યું નથી ઘણી બધું જતું હોય સીધી વાત છે ભાઈ કારેલા ને દૂધીને બે ને ભેળા કરીને ક્રોસ બ્રીડિંગ કરો અને પછી એમાંથી જે કારેલું થાય એ કોઈ દિવસ કાઢે કારેલાના ગુણ હોય હોય તો આ આ બે જ્ઞાતિઓ બે આખા કુળ બે ખાનદાન આખી જુદી જુદી જાત જાતના મૂકી દીધા એના ક્રોસ બ્રીડિંગ થાય પછી એમાં પ્રજા સંસ્કારો તો લોહી ના જાય સાત સાત પેઢીનો તો આપણે તો કેટલાય વખતથી નહીં સેંકડો વર્ષથી શાસ્ત્રોમાં જોઈએ છે સાત પેઢીનું સૂતક પાળવું વૈજ્ઞાનિક સંશોધન તો હવે થાય છે કે સૂત્રો છે સાત પેઢી સુધી ચાલે આઠમી પેઢી હોતું નથી હવે તો એને ખબર છે ને બધી તો બધી બહુ જ વૈજ્ઞાનિક વાતો હોય છે શાસ્ત્રની પણ ઠીક છે હવે બધાને ક્રાંતિકારી થઈને સમાજમાં વૈચારિક રીતે ફેલાઈ જવું છે કરીને શું સુખી સમાજ થતો હોય તો કઈ વાંધો નથી સમાજ સુખી નથી થતો જતો ને દુખી થતો જાય છે એટલે ભોજન એક યજ્ઞ પ્રક્રિયા તો શ્રીજી મહારાજ સ્નાન કરી જમવા બિરાજ્યા શ્રીજી મહારાજની જમવાની રીત જમણા પગને ઉભો રાખે એના ઉપર આમ જમણા પગ હાથની કોણી ટેકવે બસ આ જ રીતે આમ બેસે ડાબો પગની પલાઠી વાળે અહીં બાજુ ઉપર થાળ મૂકે મહારાજના આજાન ભૂજાઓ હતી લાંબી ભૂજાઓ અને મારા થાળમાંથી એક એક વાનગી લઈ અને જમે પણ જમે એટલે આ નખના અગ્ર ભાગ પણ માંડ માંડ બગડે આટલા જ આમ આપણે અહીં સુધી આવે અને પછી પછી ચાટે પોણી પોણી આંગળી બગડી જાય પછી પોણી પોણી આંગળી ચાટે મહારાજ જમે પણ તમારે નખના ખાલી અગ્રભાગ ટેરવા જ વાનગીઓ અડી હોય એટલો જ પાસ થાય બાકી બગડે જ નહીં આ ચતુરાય પેલી અને આવું શક્ય ન હોય એવું લાગે પણ આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને મેં પાંચ વર્ષ સુધી જમાડ્યા પણ બધા જુએ છે મેં એવી ચતુરાઈથી જમતા હજી સુધી મારી જિંદગીમાં મેં કોઈને જોયા નથી એમને એટલું બસ આટલા અગ્રભાગે આમ જ આટલા જ દાળ ભાત આદે બધી વસ્તુ જમે ચમચી તો કોઈ દી વાપરતા નહીં છતાં કોઈ દી આંગળીઓ બગડે એ નહીં અને પછી એટલું તમને એમ લાગે એમ દર્શની લાગે એમ જમવાની પ્રક્રિયા ત્યારે એમ થાય કે જો આ એક સત્પુરુષને આવી રીતે આપણે દર્શન કરીએ છીએ તો ખુદ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ જમતા હશે ત્યારે કેવી એમની ચતુરાયને કેવી આખી કૌશલ્ય હશે વાનગીઓને સ્પર્શ કરવાની જમવાની પણ બીજી સૌથી મોટી વાત એ છે જે દિવાનની પત્નીએ જે થાળ સજાયો હતો એમાં ચતુરાઈ જોવાની હતી ને એ ખાલી ચતુરાઈ ખાલી આંગળી ટેરવા અડાવવા એટલું જ નહોતું બહુ જ ભોજન શાસ્ત્ર ગહન છે અને એમાં પેલી કુશળ હતી આપણા જે પ્રાચીન બધા જે શાસ્ત્રો છે એટલા બધા ઊંડા છે એક એક શાસ્ત્ર તમે જોઈ લો આપણે એ પૂરા પ્રાચીન જે આપણા પૂર્વજો હતા એને આજના લોકો એમ કે છે કે બધા ગમાર હતા ઓછું શિક્ષણ હતું ને આવે જ બધું શિક્ષણ આવ્યું છે ને એવું જ બધું કે છે ને આજે જ બધું બધું વ્યાપ થયું આજે એમણે જે ગ્રંથો રચ્યા એવા એક પણ ગ્રંથોની રચના થતી હોય તો કહો વ્યાખ્યાઓ થાય છે એની એના ઉપર પ્રવચનો થાય છે એના ઉપર લાંબા લાંબા ભાષણો થાય છે પણ એવા ગ્રંથ નિર્માણ થતા હોય તો બતાવો થાય છે હવે જે ગ્રંથોના ઉકેલ કરવા આપણને મુશ્કેલ પડે છે એને એમ કેમ કહેવાય કે ઓછી બુદ્ધિમત્તા ધરાવતા કેટલી મોટી વાત છે તો ભોજન શાસ્ત્ર તો આપણે થોડુંક જ આમાં તમને જોશું એવા તો સામુદ્રિક શાસ્ત્રો હોય બીજા શાસ્ત્રો ક્યાં એનો પાર છે ગજબ છે અરે તમે એક અશ્વ શાસ્ત્ર લ્યો ને તો બુદ્ધિ કામ ન કરે આટલું તો આજના વિજ્ઞાન વાળા છે ને એને ઘોડાનું જ્ઞાન નહીં હોય એટલું અશ્વ શાસ્ત્ર તમે ઉપાડો અરે એક સ્ત્રીના દાક્ષિણ્યનું શાસ્ત્ર તમે ઉપાડો ને તો આજના લોકોને ખબર ના પડે કે આટલું બધું હોઈ શકે મનોવિજ્ઞાન પ્રાચીન ઉપાડો તો એમ થાય કે આની આગળ તો છબછબિયા ભરે છે એટલું બધું છે તો એ ભોજનની ચતુરાઈ જે રાણી પાસે હતી દિવાનની પત્ની પાસે એ એમને જોવાનું હતું ને એમાં શું હતું કે કઈ વાનગી ક્યારે ખવાય કેમ ખવાય કેમ ખવાય એનું આજે તો કદાચ ને બધાને જરૂર સમજાઈ જાય પણ ક્યારે ખવાય એ બહુ મોટી ચતુરાય છે એક વાનગી અમુક આગળ ખવાય એના પછી તરત બીજી ખવાય અમુક વાનગી હોય બે વાનગી ખાધા પછી ખવાય સાહેબ એમને નથી જમાતું જોકે અત્યારે તમને શીખવાડવાનું નથી કારણ કે જેટલું શીખો એટલા દુઃખી થાવ કારણ કે કોઈ કરી નથી દેવાનું પણ એ વસ્તુ એવી છે એક એક એક વાનગીને તમે આંગળી અડાડી પછી કઈ તમે બીજી વાનગીને આંગળી અડાડો છો એ ચતુરાય છે એ ભોજન શાસ્ત્ર છે એ પેલી દિવાનની પત્ની એમાં કુશળ છે કે આ સહજાનંદ સ્વામી જાણે છે કે નહીં એમાં ચતુરાય છે કે નહીં એનું કારણ એવું છે તમે સીધી રીતે સમજી શકશો તમે દૂધપાકમાં આંગળી બોળી પછી કઢીમાં આંગળી બોળો પતી ગયું તમે દૂધપાકનો ઘૂંટ ભર્યો અને પછી કઢીનો ઘૂંટ ભર્યો પતી ગયું આ દેશી ભાષા સમજાય એવી રીતને કહું છું બાકી એક વાનગીને અડી અને એ જ આંગળી તમે બીજી વાનગીને અડાડો અને જો તમે વાનગી જમો એટલે ચતુરાઈને તો મેલો ચૂલે પણ એનો પાછળ કારણ શું છે કે એ વાનગીનો અસલ ટેસ્ટ માર્યો છે વિચાર કરો તમે તમે અહીંયા સીધી રીતે હું તમને સમજાવું બહુ લાંબુ કરવા જાય ત્યાં આપણે મોત થઈ જાય છે મોત એટલે સમય વયો જાય પણ તમે તળેલા મરચા ઉપર સેજ મીઠું ભભરાયેલું હોય એ મરચાને તમે ખાવ નહીં પણ તમે અડી અને પછી તમે રોટલી તોડો રોટલી તમને સેજ ખારી લાગશે સ્વાદ વયો ગયો ને તો અસલ રોટલીની સુગંધ વહી ગઈ ચૂરમાનો લાડુ તમારે જમવો હોય તો એને સીધો જ પેલો જ બટકાવાય કોઈ વાનગી નડીને પછી ચૂરમાનો લાડુ ખાઓ એટલે એનો અસલ ચૂરમાના લાડુનો સ્વાદ વયો જાય એટલે કઈ વાનગી કેના પછી ખાવી એ કેવળ સ્વાદની મજા તો છે જ પરંતુ એની પાછળ શરીર વિજ્ઞાન પણ છે પાચક રસોની પણ મોટી એની પાછળ ખાસિયત છુપાયેલી છે એટલું જ નહીં અનેક પ્રકારના રોગો થવાની સંભાવના પણ આ ગળમથલમાંથી થાય છે જેને તળપદી ભાષા અને આયુર્વેદ ભાષામાં જેને વિરુદ્ધ આહાર કહેવાય છે અપથ્ય આહાર કહેવાય હવે આજે લગભગ લોકો અપથ્ય આહાર કરે છે કઢીને દૂધપાક ને આ બધું બધું ક્યાંથી ભેળા થઈ ગયા છે અને આ બધું દૂધપાક ને એવું ત્યારે ભીંડો તો બેઠો જ હોય એક એક વાનગીના ફ્રૂટ સલાડ દૂધ ને ફ્રૂટ ને કોઈ દિવસ ન ખવાય સાથે પણ દૂધ ને ફ્રૂટ નું ભેળું કરીને જ લોકો ખરેખર દૂધની હત્યા કરે છે પણ એ જમે છે જમાય જ નહીં દૂધની સાથે દૂધ સ્વતંત્ર ભોજન છે તમે બધું જમી લ્યો ત્યાર પછી છેલ્લે દૂધ નાનું બાળક ધાવે એવી રીતે દૂધ પીવાય હા તો દૂધ એક બાજુ દૂધનો ઘૂંટડો ભરતા જાય બીજી બાજુ નો ઘૂંટડો ભરે જાય હારો હાર શિખંડ લેતા જાય કોઈ મેળ છે આમાં ચતુરાઈ મારી ફરે આમાં કઈ વાનગી એની પછી કઈ વાનગી ખવાય જેમ કે તમારે આદુની કટકી ઉપાડી સેજ ટુકડો ખાઈને તમે મૂકી દો અને પછી તમે બીજી વાનગી જમો રોટલી લ્યો કે શાક લ્યો તમારી એનો સ્વાદ આખો જુદો પડી જાય ચચરાટ આવી ગયો ને તમને ભૂખ ઉગડી જાય આદુની કટકી સેજ ખાઈને પછી તમે રોટલી ઉપર ઝબટ બોલાવો અને રોટલી ને આ શાક એ બધું ખાઈને પછી તમે આદુન કટકો નાખો એના ગુણધર્મો બદલી ગયા એકની એક વસ્તુ જોઈ દરેક એવા ઔષધો દરેક એવી વાનગીઓની આ ગુણધર્મો બદલાઈ જાય છે એ જ્ઞાન ઋષિઓને છે આ તમે હિમેજ હરડે તો જોઈએ છે ને તમે સવારે તમે ઉઠીને લો તો તમારા શરીરમાંથી નકરું પાણી જ કાઢી નાખે લ્યો જમ્યા પેલા લ્યો તો તમને ભૂખ લગાડે જમ્યા પછી તરત લ્યો તો તમારું ભોજન વ્યવસ્થિત પાચન કરી નાખે અને જાડા થોય તો તમે જાડા બંધ કરી દે જેમાં પછી ત્રણ ચાર કલાકે રહ્યો તો પછી તૈયાર રહેવું પડે આ બધી કેટલીક એક એક વસ્તુની અસર છે આ પાન ફૂટી આવે વનસ્પતિ તમે સૂરજ ઉગે એ પેલા તમે એને બે પાન ત્રણ પાન ને ત્રણ કાળા મરી એને તમે ચાવી જાઓ તો પથરી સામાન્ય રીતે કિડનીમાં હોય નાની મોટી તો ઓગળીને તૂટી નીકળી જાય પણ એ સૂરજનું કિરણ પડી જાય પછી તમે ખાઓ તો એમાં કાંઈ ન હોય આ બધી બહુ કેટલી છે એની પાછળની એટલે આ બધી ભોજનનું આખું શાસ્ત્ર છે વિરુદ્ધ આહાર આ ડુંગળીના આનંદ તેના છે એની સાથે એટલે જ બહુ માથાકૂટ છે કે બહુ વિરુદ્ધ આહાર પડે છે ખીચડી ને એની સાથે મગની સાથે અમુક વસ્તુ ના ખવાય આની સાથે આ ના ખવાય ગોળ કેની સાથે ના ખવાય બધું એવું છે દહીં કોની સાથે ના ખવાય કયું અથાણું કેની સાથે ન ખવાય આ બધી ચતુરાય છે અને એની સાથે શરીર વિજ્ઞાન ભોજન શાસ્ત્ર પણ સૂચવે છે એ એમાં કુશળ પેલી મહારાણી હતી દિવાનની પત્ની પણ એને એમ કે આમને શું એમાં ગમ પડે એટલે આપણે તમે આટલું સાંભળ્યું તો ગુંચવાઈ જવાય ને આ કેમ ખબર પડે આમાં હું કરવું એ અરે ભાઈ આવ્યો નાખી દો ને પાર આવે પછી બરોબર એ તમે જે આવેલા આ પરોઠા બનાવો વાનગીઓની વાત છે સાહેબ શું કરીએ પણ પરોઠા જે તમે બનાવો પરોઠાની અંદર તમે એ બાજુ ઘી ઘીમાં બનાવતા હો તો એ ગાયનું અસલ ગીર ગાયનું દેશી ગાયનું ઘી હોય એ કપાસિયાને ખૂબ ખવડાવી ખવડાવીને જે ગાયને દૂધ હોય ને એનું પછી તમે દૂધને ઉકાળીને જમાવીને વલોણું કરીને માખણ કાઢીને એને તાવીને એનું ઘી બનાવીને એ ઘીની તમે તાવી માંડીને પછી એને તમે પરોઠા માટે એ ઘી વાપર્યું હોય અને એ પરોઠાને ઉપર નાખીને બે પડામ થાય પછી એક છાલક મારીને તમે જયારે એમાં ઘી ગાયનું નાખો અને પછી પરોઠાને ધીમે ધીમે ગુલાબી જાય પડે એવા તમે શેકીને ઉતારી લ્યો પછી એમાં ઘી વધ્યું ને એમાં તમે બીજું પરોઠું નાખો પતી ગયું સ્વાદ વયો ગયો એ આખી લોઢી પાછી સાફ કરવી પડે અસલિયત દેખાડું છો કરતા નહીં ધંધો એ આખી લોઢી પાછી સાફ કરવાની એક લુગડાના પત્તાથી પાછું બધું સાફ કરી પાછી લોઢી મૂકવાની પાછું પરોઠો નાખવાનો સેજ આમ થઈ ગયું પછી પાછું ઘીનો ઘી આમ નહીં નાખવાનું આમ ઝાલક મારવાની એ પછી તમે પરોઠા ફેરવો પાછું ગુલાબી કરો પાછું પરોઠું લઈ લો પાછી પાછી તવી સાફ કરો એ પરોઠા તમે ખાઓ બાપ તમે એને કેવાય ભોજા પણ હવે આ તો એક નું ઘી આમ હાલ્યો અને તમે જે આ રેસ્ટોરન્ટ રેકડીયામાં ખાવ એમાં તો એ કડાઈમાંથી તેલ કોઈ દિવસ કાઢતા જ નથી હોતા ઉમેરે જ રાખે કયું તેલ છે એ તો ભગવાન ભગવાનને ઉપર ભૂલી જાય એમાં ક્યાં પછી કઈક છે ખાવાનો સ્વાદ ભયું આવી ચતુરાય પેલી દિવાન જાણે દિવાની પત્ની જાણે છે અને એને સહજાનંદ સ્વામીને જમવા બોલાવ્યા છે અને જોવે છે પીરસાવે છે અને મહારાજ જમે છે પણ એ જમવાની એની ચતુરાઈ અને સહજાનંદ સ્વામીની આખી જે આખી જે શૈલી આહા આમ ભોજન ઉપાડીને એમણે જેને નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી જોયા રે હરી જમતા સંતો લુબ્ધ થઈ જતા મારા જમવા બેસતા ને જમતા આમ સંતો ભક્તો જે હોય ને આમ જોઈ રહેતા શું એ જમતા હશે એની શું આપણી ભાષામાં કઈ સ્ટાઇલ હશે એની કેવી સ્ટાઇલ કેવી નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા ભરી જોયા રે હરી જમતા મેં તો ખૂબ આંખો ઠારી ઠારીને ભરી ભરીને મેં જોયા લ્યો ક્યાંય કોઈ વ્યક્તિનું વર્ણન આવું આવતું હોય મેં એને જમતા જોયા દિલ ઠારી ઠારીને જોઈ લીધા જમતા એમાં શું જોવાનું હોય ખાતા તા ગયા તા તે નહીં આ બેઠા છે નામ જમે છે એક એક વાનગીઓને જેમ અડાડી અને જેમ મહારાજ જમવા માંડ્યા એક પછી એક વાનગી એક પછી એક વાનગી એવી રીતે જમે એવી રીતે ચતુરાય કયો ક્રમ કેટલી વાનગી કેટલું લેવું એનો એનું પ્રપોર્શન પ્રમાણ હોય સંભારો સંભાર આચાર હોય તો પછી એનો થોડુંક જ હોય પણ ઘણા તો સંભારાનો આખો કવલ ઉપાડે ઘણા એમ જોજો તમે કેરી ગુંદાનું અથાણું જોઈએ તો આપણે એમ થાય ત્રણ ચાર જણાનું પીરસણું લઈ જાય શકશું બે ચાર આવા મોટા પડથા હોય કેરીના એટલે ભાઈ બઠ્ઠા પડી જાય અરે કે બહુ મજા આવે બહુ મજા આવે ખાવ ખાવ વાંધો નહીં પછી ડાયજીન ચૂસજો ખ્યાલ જ નથી એવી ચતુરાઈથી જમે છે જમતા જાય પાછા આમ પેટ ઉપર હાથ ફેરવતા દાવત જુઓ ભાઈ એક તો એક વસ્તુ છે કે કોળિયા હંમેશા નાના રખે પણ આ સાંભળ્યા પછી એ ટાણે કોઈને યાદ નથી રહેતું અને એને એમ જ લાગે છે બીજા મોટા ઉપાડે છે પણ એનાથી ત્રણ ગણા આ ઉપાડતો હોય અહીંયા ઢોરો કરીને બેઠો હોય એવો મોટો કોળિયો ચડાયો બળદ ને રહોળી થઈ હોય ને એવું લાગે અને ઈ ત્યાં ચવાતો હોય ત્યાં બીજો તો વાળી રાખ્યો હોય તૈયાર આજથી સુધારો કરજો બિલકુલ નાનો ટુકડો ક્યાં ભાગી જવાનો છે પણ આ તો એક રોટલીના ચાર ટુકડા અને નાની હોય તો બે અને એ મેં ઘણાને જોયા આજના જે સુધરી ગયા છે ને એને તો હરામ બરોબર જમતા આવડતું હોય રોટલીનો ટુકડો વાંદરા પકડે ને બે હાથે આમ ટુકડા કરે આમ આપણને થાય કે આમાં આ વાંદરું છે કે માણસ છે બે હાથે કોઈ દિવસ ભોજનની થાળીને અડાય નહીં શ્રીજી મહારાજ ડાબા હાથે પેટ ઉપર હાથ ફેરવે છે હવે તમે રોટલીનો આ ઘણા તમે જો શું કરે આ હાથે તે જમતો જાય દાળ લે અને ડાબે હાથે છાશ વરતો જાય અહીંથી આમ લેતો જાય આમ ક્રોસ આમ આવેલું જતું આમ ઘણે આમ રોટલી અહીંથી ઉપાડીને આપી અહીં મૂકી દે બસ અહીં મૂકા અસલ મંકી બ્રાન્ડ ચેસ્ટા હોય બે આજથી જેટલા આ અત્યારે સાંભળો કે પછી ભવિષ્યમાં જ્યારે આ પ્રવચન સાંભળો જે સાંભળે એને પેલું નિયમ લેવું કે બે હાથ કોઈ દિવસ અડાડવા નહીં એ એટલા માટે આ હાથને ડાબા હાથને ચોખ્ખો રાખવાનો હોય છે તમારે નેપકિન કાઢવાની જરૂર પડે કોઈને કંઈ આપવાની જરૂર પડે તો એઠો હાથ ન હોય તો બીજાને પણ એનો કોઈ બાધ ન લાગે ચોખ્ખો હોવો જોઈએ પાણી પીવું તો એ ડાબા હાથથી ચોખ્ખો હાથ હોય પણ એને તમે ભોજન અડાડીને એજો અઠું અજૂઠું કરી અને પછી એને રાખો પણ ક્યાં કોઈને કઈ છે બે હાથ ન અડાડા બે હાથે રોટલી ન તોડાય ભોજનની એવી સુંદર પદ્ધતિ છે નાના કવર પૂરું ચાવવું ગણા તો મૂક્યું નથી ગયું નથી મૂક્યું નથી ગયું નથી જો ડાઇનિંગ ટેબલ ઉપર જેટલી ઝડપ કરશો એટલું જાજરૂમાં નિરાતે બેસવું પડશે ક્યાં જાજુ બેસવું પસંદ આપણે કરવાનું બે જગ્યાએ સમય હરખો લાગશે આ વૈજ્ઞાનિક વાત છે તો ડાઇનિંગ ટેબલ ઉપર તમે દસ મિનિટનો કાપ કર્યો તો પંદર મિનિટ ત્યાં વધારે આપવી પડશે અને ડાઇનિંગ ઉપર ટેબલ ઉપર તમે દસ પંદર મિનિટ વધારે આપી તો ત્યાં પાંચ મિનિટથી વધારે બેસવું નહીં પડે તમારા મોર થઈ જાય અને નહીતર પછી અને હવે આ કમોડ વાળા આવ્યા ને પેલા ખુરશી ટોયલેટ કમોડ વાળા એને કેટલી બધી પથારી ફેરવી નાખી આપણા આરોગ્યની પેલા ઉભડક બેસતા ને હવે એ બધાને શરમ લાગે પણ એટલે ઉભડક બેસવાથી એક તો શું થાય સારણગાંઠના પ્રોબ્લેમ ઓછા થતા આ બે જગ્યાએ પેડુમાં આતરડાની પોલી જગ્યા છે ત્યાં સેજે ઘણા સેજે આ ધકાવવાનું છે ને એટલે ત્યાં એ આંતરડા ફૂલીને બહાર ન નીકળે એટલા માટે આપણા ને આપણા સાથળનું લોક થાય છે ત્યાં અને બીજું શું થાય ઉપરથી થોડું પ્રેશર રહે એટલે એકદમ પેટ સાફ આવી જાય ઓલો હા લૂઝ કરીને બેઠા આમ આપણને એમ લાગે દરજી કપડા સીવવા બેઠો છે એટલે આ સારણગાંઠ ના પ્રોબ્લેમ થાય કે અહીંથી જગ્યા મળી ગઈ ને એટલે આંતરડાને ફૂલવાની બહાર નીકળવાની આ સારણઘાટ એટલે શું આ બે આ બે જગ્યાએ થોડી આ પોલું ભાગ હોય છે સેજ જગ્યા હોય છે ત્યાં જેમ તમારે સાયકલમાં ટ્યુબમાં જેમ મોરલી થાય ને એમ આ આંતરડાની મોરલી એટલે એનું નામ સારણઘાટ અને એ આ બેસવાની પદ્ધતિ બદલાઈ ગઈ એટલે આ બહાર નીકળવા વધારે મીંડ્યા અને કબજિયાતના પણ પ્રશ્નો થઈ ગયા પેટ ખુલાસા થતા નથી ખાવાનું પણ ફરી ગયું બધી ઘણી વસ્તુ અને પછી આ આ મકોડાય પછી કામ ન કરે ને ઓલું તો કેવી આમ આમ હંકેલા બે કોઈ દી ઓલું થાય મારા પગ વળતા નથી કેટલું છે હશે જે કરતા એમ જ કરજો પણ નાના ગ્રાસ લેવત મન ગમતા નેણા વરી જોયા રે હરી જમતા છે પેટ ઉપર હાથ ફેરવે છે અને પાણી વારે વારે પીવે છે જળ પીવે છે મહારાજ થોડું જમે વળી થોડું જળ પીવે વળી થોડું જમે વળી થોડું જળ પીવે ભોજનની પાણીની આપણે એક વાત થઈ છે કે ભોજનાંતે જલમ વિષમ એ ઝેર કહેવાય જેમાં પછી પણ ઘણા લગભગ બધા છે ને જેમાં પછી બબે ગ્લાસ પાણી પી જાય અને એ પાછું આમ ઉપરથી ટાંકી જેમ પેટ્રોલમાં ભરતા હોય પેટ્રોલની ટાંકી બધા ગાડીમાં ઓલું નાળ રાખી ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ ડગ એમાં આમ રાખીને રેડી દી પાણીને આયુર્વેદ એવું કે છે કે પાણીને ચાવવું અને ભોજનને પીવો આ આયુર્વેદનું સૂત્ર છે ભોજનને પીવું એટલે શું એટલો બધો ચાવો કે પાણી જેવો પાતળો થાય પછી નીચે ગળી જાય અને પાણીને એવી રીતે ચાવો જાણે રોટલીનો ટુકડો તમે ચાવો છો એમ મમળાવો તો એ પાણી બધી રીતે ઔષધ થઈ છે એ પીવાની આ બધી રીત છે ખાવા પીવાની મહારાજ ભોજનાંતે પાણી નહીં ભોજન મધ્ય તો અમૃતવત ભોજનની વચ્ચે વચ્ચે પાણી પીએ તો એ પાણી છે ભોજનની સ્થિતિ કરે તમે જોજો તમે દાળ ભાત જમવાનું થાય ને એના પહેલા થોડું તમે બે ઘૂંટના પાણી પીવો આખો સ્વાદ બદલી જાય આખી શાંતિ બદલી જાય ભોજનમાં જઠ્ઠરમાં ભોજનની સ્થિતિ બદલાઈ જાય ઘણું બધું થઈ જાય અને નિયમ છે આયુર્વેદનો કે બે ભાગ ઠોસ પદાર્થ રોટલી દાળ રોટલી ભાત શાક આ તે બધું અને એક ભાગ જલ પ્રવાહી પ્રવાહી એટલે છાશ દાળ જ્યુસ સૂપ વગેરે અને એક ભાગ ખાલી રાખવાનો હવાની અવર જવર માટે કારણ કે સ્ટમક પેટ છે એ ભોજન લીધા પછી તરત આમાં આમ વલોવાય છે એને હવે આમ તળીમલા જેવું કરી દીધું વોલીબોલ જેવું હવે આમાં ઓલું આમ આમ કરે પણ થાય નહીં ને આમ બોલો એટલે થોડું આપણે એનો બે ભાગ ભોજન ભરાઈ જાય એક ભાગ જળ ભરાઈ જાય ને વયા વાયુનો એક ભાગ ખાલી હોય તોય ઠોકવા માંડીએ ઉપરથી નાખવા જ માંડીએ એટલે પછી કુકરમાં ત્રણ સીટી વાગે પછી એને ઉતારી લેવું પડે પણ આમાં તો ઓડકાર છે સીટી છે પણ ગણકારે કોણ એટલે આ બધા ચાર ભાગ જઠરના બે ભાગ ઠોસ એક ભાગ જળ એક ભાગ ખાલી આવી રીતે જમવાનું હોય એટલે જળ પીવે તો ભોજન પણ ઓછું જોઈએ વધારે જે ભોજન થઈ જાય છે તો એ પાણી નથી પીતા એટલે પાણી પીવે તો ભોજન ઓછું જોઈએ એની પ્રક્રિયાઓ છે બાપના દીકરો કોઈના લગ્નમાં જમવાનું આમંત્રણ હશે એટલે ગયા હશે ત્યાં ચાંદલા કરવાની રીતને પેલા પેલા ચાંદલો નોંધાવે સો રૂપિયા પચાસ રૂપિયા દસ રૂપિયા સો રૂપિયા જે જમાનો બાપ દીકરો પછી લગ્નની પંક્તિ જમવા બેઠા છોકરાને એવું કે થોડુંક જમે ને થોડુંક પાણી પીવે બે વાર આવું કર્યું ને બાપનો મગજ ખસ્યો કે પચાસ રૂપિયા ચાંદલો કર્યો છે પાણી ક્યાં ચોપડવા માંડ્યો બે લાફા ઠોકી દીધા બધાની વચ્ચે બોલવું શું એને એમ કે આ પાણી પીવું કરે તો પછી લાડવા કેમ ઝપટ મરાય અને બિચારો પછી છોકરા પછી શું કરે મારને બી કે છોકરો સમસમી ગયો એ થોડો ભેદા વાળો પછી જમીન પછી આવેલા રસ્તામાં એક રાખનો ઢગલો આવ્યો એ છોકરાના હાથમાં લોટા લઈને જયારે જમવા જવાની રીત હશે રામજણ હશે એવું કઈક કાં પછી નાવા જતા હોય પછી એને લોટો લઈ એટલે રાખના ડગલા પર પાણી રેડ્યું એટલે એને બાપા કે શું કર્યું તો બાપા તમને બતાવું પ્રેક્ટિકલ આ પાણી મેં રાખ ઉપર રેડ્યું શું થયું તો જગ્યા થઈ હું એટલે પાણી પીતો હતો કે પાણી પીએ એમ પેટમાં જગ્યા થાય એના બાપા બે લાફા ફરીથી માર્યા એટલે કે હવે શું કામ મારો તો મને વેલા કેમ ના કીધું પણ ભોજન જમતા જમતા થોડી થોડી વારે થોડું થોડું માપમાં પાણી પીવું પછી બહુ પાણી પીવું એવું નહીં પણ એ ભોજન થોડી વચ્ચે પાણી પીવું એ મહારાજની તો બહુ રીત થોડી થોડી વારે પાણી પીએ બે ત્રણ ગ્રાસ જમે વળી પાણી પીએ આવી સુંદર મજાની મહારાજની જમવાની રીત પેલી દીવાનની પત્નીએ જોઈ માથું ઝૂકી ગયું મહારાજ મારા કરતા હજાર ગણી ચતુરાય આપનામાં છે હું હારી ગઈ મેં જાણ્યું કે આપ સર્વજ્ઞ છો અને આપ સર્વ રીતે બધી કળામાં કુશળ છો આવી રીતે સરસ જમવાની રીત છે પણ એક જે જમવાની રીત છે મહારાજની એ તમને જોવું જોઈએ આખું પદ છે એ મનનીય છે આપણને કંઠે આવડતું જ હોય પણ જયારે એનું વિવરણ કરવું હોય ત્યારે ચોપડી જોઈએ એટલે વિવરણ તો જાજો નથી પણ તમે બોલજો બહુ મજાનો આ લીલામાં છે એટલે નિયમ ચેષ્ટામાં જે પદ આવે છે આઠમું પદ રૂડા શોભે રે નાહીને ઉભા હોવે વસ્ત્ર પહેરેલું રે સાથળ વચ્ચેની ચોવે પગ સાથળ ને રે લુઈને સારંગ પાણી કોરા ખેસને રે પહેરે સારી પેઢે તાણી ઓઢિયું પરણી રે રેશમી કોરની વાલો આવે જમવા રે ચાખડીએ ચડી ચાલે માથે ઉપરણી રે ઓઢી બેસે જમવા કાનું ગાડા રે રાખે મુજને ગમવા જમતા ડાબા રે પગની પલાઠી વાળી તે પર ડાબો રે લે વનમાળી જમણા પગને રે રાખી ઉભો શ્યામ તે પર જમણો રે કરમે લે સુખ ધામ રૂડી રીતે રે જમે દેવના દેવ વારે વારે રે પાણી પીધાની ટેવ જણસ સ્વાદુ રે જણાય જમતા જમતા પાસે હરિજન રે બેઠા હોય મન ગમતા તેમને આપી રે પછી પોતે જમે જમતા જીવન રે હરિજનને મન ગમે ફેરવે જમતા રે પેટ ઉપર હાથ ઓડકાર ખાય રે પ્રેમાનંદ નો ના મોહન તૃપ્ત થઈને બા છોડું કરે રે મોહન તૃપ્ત થઈને એક જ પદમાં કેવી અદભુત લીલા નિયમ ચેષ્ટા કે આમ શું બોલવાનો નિયમ જે અપાય છે નથી આમ આખો વીચીને આ બધી ચેષ્ટાઓનું રોજ સ્મરણ કરે સેજે સેજે જીવમાં ભગવાનની મૂર્તિ ઉતરી જાય તમારા જમે છે એમાં જ એક જે આ બીજી વાત તો કરી પણ જયારે જમવા બેસે છે ત્યારે રાખે કાન ઉઘાડા આમ મહારાજ આમ ઉપરણી એટલે ખેસ ઓઢતા આમ આમ જમતા સાહેબજી આવી રીતે કાન ઉઘાડા રાખે માથે ઓઢે અને આવું ઉઘાડે બહુ મોટો મર્મ છે ભગવાનની એક એક ચેષ્ટામાં મર્મ ભર્યાઓ છે શાસ્ત્રો ભર્યાઓ છે કાન ઉઘાડા શું કામ રાખે છે કે ભાઈ એટલા માટે રાખે છે કે કોઈ ભૂખ્યાનો સ્વાદ સંભળાય તો એને ભોજન તત્કાળ આપ દિન દુખિયા એના સ્વાદ સંભળાવે આપણે જમવામાં પડી ગયા પણ જે ખરેખર ભૂખ્યા છે એનું શું થયું એટલા માટે કાન ઉગાડા રાખે આપણે કાન શું બારી બાના બંધ કરીને જમીએ છીએ અને મહારાજ પાછું કેવું સરસ આવ્યું કે જમતા જમતા કાંઈ સારી ચીજ દેખાય પ્રારંભ કરે તોય પેલા જે સામે બેઠા છે પાસે બેઠા છે એને બધાને આપે છે માનો લાડુ આવ્યા બધું છે તો મારા તરત લઈને કે લ્યો લ્યો લો એ ભગત એ જમો એ સ્વામી લ્યો લ્યો લ્યો જમો બહુ સરસ પોતે જમતા પહેલા બીજાને સારી વાનગી તરત જમાડે અને એ જમે પછી પોતે જમે અને આપણે સારામાં સારી વાનગી હોય તો પેલા આપણે જમીએ પછી બીજાને જમાડીએ એ વધે તો કેવી કેવી ચેષ્ટા છે તમે જો બીજાને જમાડી પેલા વિચાર જ આવે છે લે લે લે લે જમો એ ભાઈ જમો મહારાજ આમ બ્રહ્માનંદ સ્વામી બેઠા હતા પછી મહારાજ લાડુ જમતા હતા બ્રહ્માનંદ સ્વામી સીધો મહારાજ આમ લાડુનો ઘા કીવા એટલે બ્રહ્માનંદ સ્વામી સામે જેવો લાડુ આવ્યો ને બ્રહ્માનંદ સાહેબ આમ ધક્કો મારીને પાછો જવા દીધો અને મહારાજે પાછો લઈને પાછો ધક્કો મારીને આ પાછો લાડુ જવા દીધો બ્રહ્માનંદે પાછું આ ફૂટબોલ રમવા માંડ્યા એટલે ફૂટબોલ વોલીબોલ પાછું આ કિક મારે બ્રહ્માનંદ ત્યાંથી કીક મારે એટલે વચમાં લાડુ ગોથા ખાય અને મહારાજ જવા દે પાછો એટલે બ્રહ્માનંદ જવા આ સાત આઠ વાર આવું થયું નવમી વાર લાડુ મહારાજ આમ ધક્કો માર્યો ને બ્રહ્માનંદ સામે લઈ લીધો પછી પાછો ધક્કો ન માર્યો લાડુ મહારાજ કે આવવા દો ને સામે તો કે ના હું જાણી ગયો છું હવે તમારે પાછો નથી દેવો રમાનંદ સ્વામી જુઓ કે જે ભગવાનના અંતરની પણ જાણે છે કે હવે આ બાપાની આંખ ભરી ગઈ છે હવે જો મેં ધક્કો માર્યો ને તો આ લાડુ પાછો દેવાના નથી એટલે તરત લાડુ જમી ગયા પણ મહારાજની રીત છે બીજા ભૂખ્યાને ખાસ આપ બીજાને જમાડીને પછી જમા એટલા માટે કાન ઉઘાડા રાખે કોઈ દુખ્યો ભૂખ્યાનો ચિત્કાર સંભળાતો તો મહારાજ એને થાળ અપાવી દેતા જમાડી દેતા એટલે એની કરુણાની દ્રષ્ટિએ આપણા દરેક શાસ્ત્રોમાં ગ્રંથોમાં રંતીદેવ મહારાજાની કથા છે અને મહારાજ બહુ જ રંતીદેવ મહારાજની કથા પણ કહેતા રંતીદેવ મહારાજા રાજ્ય મોટું વિશાળ પણ એવા દયાળુ પ્રકૃતિના ધીરજ આખ્યાનમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ કથા લખી છે તો એમાં સમય જતા બાર વર્ષના કારમાં દુષ્કાળ પડ્યા વરસાદનો એક બુંદ પડતું નથી અનાજ ધાન ધાન્ય ખલાસ થઈ ગયા રાજમાં જે સંગ્રહિત કોઠારો હતા એ પણ ખલાસ થઈ ગયા રાજા રાણીના કુંવર પરિવારોને જમવા માટે પણ કાંઈ રહ્યું જે હતું એ પ્રજાને આપી દીધું પણ હવે લોકો ભૂખે ટળવળે શું કરવું આનું કરુણતા જોઈ ન શકાય એટલે પછી દૂર દૂર રંતીદેવ મહારાજા એ એમના બે બાળકો પત્ની નીકળી ગયા જંગલમાં ભટકે છે એમાં ક્યાંક વળી ખડ ધાન્ય ક્યાંકથી મળી ગયું એ ભેળું કરી ધોઈને એવું કરી અને જમવાની તૈયારી કરે છે વૃક્ષના પાંદડા ઉપર મૂકીને અને ઉપવાસ કેટલા થયા છે ઓગણ ઉપવાસ થયા છે ઓગણ ઉપવાસ થયા ત્યારે થોડુંક આવી રીતે ખડધાન્ય ધાન્ય મળ્યું એ ધોઈ સાફ કરીને વૃક્ષના પાંદડા ઉપર મૂકી અને જમવા માટે મૂક્યું પણ પેલો વિચાર એ આવ્યો કે કોઈ અતિથિ આવે ભૂખ્યો આવે તો એને આપણે જમાડીએ શ્રીજી મહારાજ અમથાકા રંતીદેવની કથા કહેતા છે ઓગણપચાસ ઉપવાસ આપણે એકાદશીના પારણામાં રાહનો જોઈ શકીએ અને ઓગણપચાસ ઉપવાસ એમ કે છે મનમાં વિચારે કે કોઈ ભૂખ્યો વિચારો આવતો હોય એને હું જમાડીને પછી જાઉં એમાં એક અઘોરી જેવો માણસ આવ્યો ભેળો કૂતરો અને આવ્યો ને કે પોકાર પાડતો એ કોઈ ખાવાનો આપો એ ભાઈ કોઈ પાણી આપો રંતીદેવ મહારાજ ઉભા થઈ ગયા આવો આવો મહારાજ આવો અતિથિ દેવો ભવા ભોજન આપ્યું જમવા જ મળ્યો આંખ ની બેઠો તૂટી પડ્યા ને ભૂખ્યો કેટલા દિવસ નો તૂટી પડ્યા ભોજન એમનું આપ્યું પત્નીનું આપ્યું દીકરાઓનું દીકરાઓ આપી દીધું બધાનું ચારે જણાનું ખાધું જે જળ હતું એ આપ્યું પણ એ પાછો અઘોરી એને પાછું અપલખંડ એવા એ બધું પાણી હતું પીધું પાણી ઢોળી નાખ્યું વધ્યું એ અને પાછું માટીનું વાસણ હતું ફોડી નાખ્યું અને હાલતો થઈ ગયો આવું કરે અને કેવું લાગે કયો હવે પાણી સિંચવાનું માઠીનું વાસણે ઢોળીને વહી ગયું હતું ઢોળી નાખ્યું જો પાણી રેવા દીધું હોત તો પીને શાંતિ થાત પેટમાં પણ ઢોળી નાખ્યું છતાંય રંતી દેવને જરાય પણ અવગુણ આવ્યો ના કે ભૂખ્યો હશે અને એને સાનબાન ન રહી હોય એવું કરી શકે અતિથિને આપ્યું પછી અતિથિ એનું જે કરવું હોય તે કરે આપણે એમાં કંઈક કરી શકાય નહીં આવો નવો સદભાવ અતિથિ દેવો ભવ દેવ છે અવગુણ નહીં સારું ભલે કાંઈ થવાનું થઈ રહેશે આટલો બધો આદર રાખ્યો ત્યારે એ જ વિભૂતિ અઘોરી પાછા આવ્યા અને રંતીદેવની સામે ઉભા રહ્યા જ્યાં નજર માંડી તો સાક્ષાત ધર્મરાજ પ્રગટ થયા અને રંતીદેવને કહ્યું માગો માગો હું તમારી કસોટી કરવા આવ્યો હતો માગો તો કે મહારાજ બધાને સુખી કરો અત્યારે ભૂખ્યા બધા ટળવળે છે તો બધાને સારું થાય અન્ન વસ્ત્ર મળે એવી કૃપા કરો તો કે એ તો છે જ બીજું કંઈક માગો અને રંતીદેવે માગ્યું કે મહારાજ આપો તેવું આપો કે અમારા સર્વે પ્રજાજનોના ભાગ્યમાં જેટલું દુઃખ લખ્યું હોય એ બધું હું એકલો ભોગવું પણ મારી પ્રજાને બધાને સુખી કરું હા હા છે તે એ બધાનું દુઃખ હું એકલો ભોગવું પણ એ બધાને સુખી કર ત્યારે કે ધર્મરાજની આંખમાં આંસુ આવી ગયા કહો આટલી કરુણા મૂર્તિ એ રંતીદેવને મહારાજ યાદ કરતા દિન દુખિયાઓને જોઈને એને ભોજન આપો એની મદદ કરો એને સહાય કરો અને ત્રણ પ્રકારના સમાજમાં લોકો છે એક જમા કરાવવામાં જ માને છે જમા એટલે સમજાઈ ગયું જમા બેંક બેલેન્સ બેંકમાં જે આવ્યું નથી મૂક્યું છેલ્લે બાકી સ્વિચ બેંક સુધી મૂકી આવે હવે એનું અમેરિકા કાંઈક દબાણ કર્યું છે વાંચ્યું છે કે ભાઈ તમે જેના અમારા દેશના જેટલા ખાતા હોય બધાને બતાવો કેટલું ઓપન કરો કોનું કોનું કેટલું પડ્યું છે હવે સિક્રેશન બધું નાબૂદ થાય એવું કંઈક છે ન થાય થાય થાય તો સારું આપણું ઘણું પડ્યું છે આ દેશનું આપણું એટલે મારું નહીં હા વળી આ તો અનર્થ કરે બધા એ જો આવ્યો કેસેટમાં સામી કે આપણું પીડ્યું છે એ મૂક્યા લાગે આપણે આપણા દેશનું કરોડો રૂપિયા પડ્યા છે અને ત્યાં એ લોકો કોઈને કઈ નામ ગામ ખાતા વાતા કાંઈ અને જણાય જ નહીં તમારે એટલું બધું સજ્જડ છે એટલે જમા કરાવવામાં જ માને એ આપણા દેશનો એક પ્રધાન ચૂંટણીમાં હવે આવે છે ને ચૂંટણી ચૂંટણી ઉભો રહ્યું છે એને એવું વચન આપ્યું કે હું જો ચૂંટાઈ જઈશ આપ મને મત આપશો તો પહેલું કામ તો હું એક કરીશ આપણા દેશના પ્રજાજનોના જેટલા કાળા નાણાં સ્વિચ બેંકમાં પડ્યા છે સ્વિસ બેંકમાં એ બધા જ હું અહીંયા લાવી અહીંયા નાણું આપણા દેશમાં ઠાલવા આવીશ પ્રજા તો બધા એને જ મત આપે આવું કરે ચૂંટાઈ ગયા ચૂંટાયા પછી તરત જ ઉપડ્યા સ્વિસ થોડા વખત પછી સ્વિટરલેન્ડ ગયા ત્યાં બેંકના મેનેજરને મળ્યા એને કીધું ભાઈ ભારતથી આવું છે મેં ચૂંટણીમાં વચન આપ્યું છે કે બધા જેટલા બધાના ખાતા હોય બધા એમને જાણ કરો કોનું કોનું કેટલું છે એ બધું અમારે ભારત ભેગું કરવાનું છે બોલે કે સાહેબ એ ના થાય અમારી મોનોપોલી છે કોઈનું પણ તમારા નામ જાણી નહીં શકાય કોની કેટલી પડી છે અને કોની છે કાંઈ નહીં જાણી શકાય આખું સિક્રેટ કોડથી બધું કામ ચાલે બાકી આમાં પત્તો નહીં આવે તમારે બતાવવું જ પડશે મેં વચન આપ્યું છે કે તમે વચન આપ્યું અમારે શું લેવા દેવા પણ ના તમારે મને મદદ કરવી જોઈએ મદદ આમાં નહીં થાય તો કે પછી હું આકરા પગલા લઈશ તમારે જે લેવા હોય લ્યો પણ મેનેજર કે આમાં કઈ નહીં થાય એટલે રિવોલ્વર કાઢ્યો બધાને ઓલાના કપાળ ઉપર રાખી ખાતા છે ઓપન કરો નહીં તારે મને શૂટ કરી દઈશ પેલો કે મારી નાખો મારી નાખો પણ અમારી જે આખી રીત રસમ છે એમાં કઈ ફેરફાર નહીં થાય કોઈ રીતે તમને કોઈના નામ જાણવા નહીં મળે તમારે ગોળી દબાવી ગોળો દબાવો દબાવી દો ટ્રીગર દબાવી દો પ્રાણ અમારા જાય તો ભલે પણ અમારી જે પદ્ધતિ છે એ નહીં બદલે પેલો કે મારી નાખું તોય ના એકનું નામ નહીં મળે તો બરાબર છે હવે મારા આટલા મૂકી દો વાહ રે વાહ આ એક જ ઘટના આપણને કેટલું બધું કહી જાય છે એટલે અમુક લોકો જમા કરાવવામાં જ માને છે અને એવા નમૂના તમને ક્યાંક ક્યાંક મળતા જ રહે વાપરે જ નહીં પોતાના માટે ન વાપરે પરિવાર માટે ન વાપરે ક્યાંય પણ નહીં પૂરું ખાય નહીં તમે જો હોય લાખો રૂપિયા બજારમાં જઈને કેરીની સિઝન હોય લાવવું પડે ને તો નબળામ દબળી કેરી લાવશે પૈસાનો પાર ન હોય પણ ન ખાઈ શકે ઘરમાં ન ખવડાઈ શકે એક જણાનો પરણી આવો લાખો પતિ હોય પણ એના ઘરનારા પરણીને આવ્યા ત્યાર પછી દર વખતે કે તમે હવે અથાણું બનાવો સિઝન છે આટલા રૂપિયા અથાણું નહીં ઘરમાં કોઈ દી નહીં પણ આપણે અથાણું જોઈએ તો કે ના કેરી ગુંદા કઈ નહીં મારા ઘરમાં કઈ નહીં કોઈ કરવા જ ના દે બે ત્રણ વાર તો બાઈ નવી હતી એટલે બોલી નહીં પણ ત્રીજે વર્ષે માથું કાઢી જાય એટલે ત્રીજે વર્ષે હામી થઈ એ કે અથાણું થશે તારા થાય કર લેવું કા એટલે પછી આ થોડો ઢીલો પડ્યો કે શું કરવું એટલે કેરી નાન બધું લાવીને એને અથાણું કરે પણ આનો જીવ કળિયો કળિયો કપાય અને કરે કે અથાણું બનાવ્યું થઈ ગયું બપોર થયા છોકરા બધા એને બે ત્રણ છોકરા છે એ જમવા બેઠા આ હામો હામો બેઠો જોઈ રાખે અને સરસ બધાને કેરી છોકરાઓએ કેરીનું અથાણું પહેલી વાર બાળ્યું થાળીમાં અને હવે જમવા ત્યારે ભાઈ ની માં તો ખુશ થાય છોકરા કેવા પ્રેમથી જમે છે આજે અથાણું મળ્યું એટલે છોકરા તો ખુશથી જમે અને એની માય ખુશથી એને પીરસે ખુશી થઈ આ બેઠો બેઠો આમ જોઈ રાખે છોકરાએ જમી લીધું પૂરું થયું ને એટલે તરત કે જો અથાણું મેં તને બનાવવા દીધું હવે જેટલી બરણી છે ને બધી બહાર લાય તો કેમ લાવે હું રેકડી લઈ આવ્યો છું માગીને એક જણાની એમાં બધી બરણીઓ મૂકી દે કાંકરી આમ નાખવા જાવી છે અરે પણ આવું સારું અથાણું કેટલા છોકરા રાજીપાથી ખાતા હતા તમને કાંઈ થાય છે કે નહીં તો કે એ તે જોયું અથાણું રખાય જ નહીં ઘરમાં રોજ આપણા છોકરા બધા બબે રોટલી ખાતા આજે અથાણું આવ્યું પાંચ પાંચ ઉલાળી ગયા એટલે મારો બધું અથાણું કરી એમ નાખી બોલો આવા જો મને એક જણો મળ્યો એમાંથી મેં માપ કાઢ્યું મેં કીધું તમારે કઈ વ્યસન છે લાખોપતિ માણસ છો આ તો બધી સૌ રીત રસમ જાણવાની વાત છે મેં કીધું તમારે કઈ વ્યસન છે નહીં હો સમજી કોઈ વ્યસન નહીં દાણાદાર સોપારી અરે વરિયાળી નો બુકડો ભરવાનું આપણે વ્યસન નહીં વરિયાળી તો ખવાય એ બધા ખોટા ખર્ચા કહેવાય જો એ વ્યસન નથી કરતો એની પાછળ આરોગ્ય નથી કે તમાકુ ખાય પેલું ખાય કે આપણને શરીર બગડે રોગ થાય ને આ થાય એ નથી ખોટા ખર્ચા ન થાય હવે જે પોતે પોતા માટે સારામાં વાપરે નહીં બીજાને વાપરવા દે એટલે જે જમા કરાવવામાં માને એનો નિવાસ અંતે જમલોકમાં થાય જમા કરાવવામાં માને એ જમલોકમાં જાય બીજો પ્રકાર એવો છે જે જમવામાં જ માને જ્યાંથી જે મેળ્યો ઓળ્યો ઘાવ ખાવ મું આખું છે ને તમે આમ જો બધી વાનગીઓને તમને ખબર છે ને પ્રસિદ્ધિ હોય જો જો વડોદરાનો ચેવડો ભરૂચની ખારીછી સુરતની ઘારી વલસાડના ચીકુ ડાકોરના ગોટા ઉત્તરસંડાના પાપડ રાજકોટના પેંડા જામનગરની કચોરી ખંભાતની સૂતરભેણી લીમડીનું કચોરિયું નડિયાદનું ચવાણું કચ્છની દાબેલી ભાવનગરના ગાંઠિયા અમદાવાદ રાયપુરના ગોટા ખેડાનો ઘઉંનો પોંક બારડોલીના પાતરા જુનાગઢની કેરી પોરબંદરની ખાજલી થાનના પેંડા ગોંડલના મરચા આણંદના દાળવડા પાલીતાણાનો ગુંદકર ગુલકંદ અને ડીસાના બટેટા ચોટીલાના ખાંડલા લાડુ અને રંગોલાની ફૂલવડી આટલી બધી વસ્તુઓ પ્રસિદ્ધ હોય છે પણ હવે એ બધા એવા જે હોય જમવાના ટેસીલા એ જ્યાં જ્યાંથી મંગાવીને તમારે ખાય જમવું એનો જીવન મંત્ર છે પણ જમા કરાવવામાં માને જમલોકમાં જાય જમવામાં જ માને મુંબઈની મોટા મોટી જસલોક હોસ્પિટલમાં જાય એટલું બધું ખાતા હોય એક જણાને પાછા પોતાને સગવડતા નહીં પણ જ્યાં ક્યાંય હોય ને ત્યાં પહોંચી જ જાય કોઈનું લગ્ન હોય ને ને પહોંચી જાય હવે એને આવે કોઈ પૂછે ને અજાણ્યો જોયેલો ભાઈ તમે કોણ તો ક્યાંક ક્યાં હું કન્યા પક્ષનો ક્યાંક ક્યાં હું વર પક્ષનો એટલે કોઈ બોલે જ નહીં જ્યાં એવું લાગે ત્યાં ઘૂસ મારી જાય કહે છે ભાઈ કન્યા પક્ષનો હશે ક્યાંક કે હું વર પક્ષનો એમ કે જમવા હોવ ની હારે લગ્નમાં તો જમેલો જ હોય મારું પેટ ભરી બરાબર જમીન નીકળી જાય એમાં એક જગ્યાએ બધા બેઠેલા ત્યાં જઈને પાછું બેસી ગયો જમવાનું ટાણું થયું એટલે કે તમે અજાણ્યા લાગો છો કોણ છો તો હું તો વર પક્ષનો છું હવે વર પક્ષ વાળી અહીં ક્યાંથી આ કોંગ્રેસની પાર્ટીની મિટિંગ છે અહીંયા એ ક્યાંથી વર પક્ષ લાવ્યો હતો હા મારી મારી તોડી નાખ્યો એના પણ જમવું જ જ્યાંથી જેનું તેનું જેનું મળે જમી જ લેવાનું અરે ચાર રસ્તે ગાડી ઉભી રહી તો એક શેઠ ની ગાડીનો ગાજ શેઠ ખુલ્લો હતો ત્યાં ભિખારી આવીને કે શેઠ સાહેબ સો રૂપિયા આપો શેઠ તો જોઈ રહ્યો એટલે હિંમત ને દાદ દેવી પડે સો રૂપિયા માગે સો રૂપિયા શું કરવા ફિક્સ સામે કોફી હાઉસ છે ને એમાં એક કપના સો રૂપિયા છે મારે કોફી પીવી છે ભિખારી કીએ સામે કોફી હાઉસમાં મારે એક કપ કોફીના સો રૂપિયા લે છે મારે કોફી પીવી છે ઓલા કોફી હાઉસમાં જઈ એલા શરમા શરમા કાંઈ આ સાડા દસ લાખની ગાડી ફેરવું છું તોય મેં કોઈ દિવસ એ કોફી હાઉસમાં સો રૂપિયાનો એક કપ કોફી મળે એવી કોફી મેં જિંદગીમાં પીધી નથી અને તું ભિખારી થઈને તું સો રૂપિયાની એક કપ કોફી પીવાની વાત કરે તો કે મને તો પોહાય છે તમને નહીં પોહાતું હોય જ્યાં ત્યાંથી મળે જમી જ લેવાનું જમવું એ જ પોતાને કેમ મળી જાય છે ક્યાં ખાઈ લેવાય અને પાછું ખાવામાં કઈ માપ નહીં દાબી દાબીને ખાવાનું જમતા જમતા જાય પ્રાણ તેના આપણા કુળમાં વખાણ જમતા આડો પડી જાય તો કે હા હવે બરાબર છે બોલો હવે ખાઈ એકડો આડો પડી ગયો તો બધા આવ્યા એમાં કોઈ વૈદ ઓળખીતો છે એને કીધું લ્યો બાપા એટલું બધું પેટ ભરાઈ ગયું ફૂલી ગયું દડો થઈ ગયો આમ પેટ ઢોર ઢાબેલું થઈ ગયું ને શું આ આખરે ચડી ગયો એવું થઈ ગયું લ્યો આ એક ગોળી ગળી જાવ ને હમણાં સારું થઈ જાય પીડ્યો પીડ્યો ગયો ગોળીની જગ્યા હોય તો લાડવો ન ખાઈ જાવ હજી એને લાડવો ખાવો ભલે આપણને આ દાંત આવે પણ આવા નમૂના હોય છે અમુક અમુક પ્રદેશમાં તમે જાઓ બહુ જમનારા માણસો પીડ્યા એક બિચારા પતિ પત્ની એને વિચાર થયો આપણે નાનો પરિવાર છે તો આપણે બ્રાહ્મણને શુભ દિવસ છે જમાડીએ તે બ્રાહ્મણ એક જમાડીએ તો બહુ થઈ ગયું એક બ્રાહ્મણને જમાય તેડાવ્યા એના પોતાના બે પાંચ માણસો બે પાંચ દોસ્તારો ને એમ બધું થઈને પચાસક લાડુ બનાવ્યા છે ચૂરમાન લાડુ બીજું એ પ્રમાણે વાનગી બનાવી પેલા બ્રાહ્મણ જમે પછી આપણે જમીન બ્રાહ્મણ ઓસરીને કોરે નાખી દીધું એક પથ્થર ટેકો દઈને બ્રાહ્મણ મહારાજ બે ગયા જમવાનું શરૂ કર્યું જમતા જાય બાપા એ તો જમતા જમતા ઓલા તો જોઈ રહ્યા આનો તો અંત જ આવે નહીં બોલો પિસ્તાલીસ લાડવા ખાઈ ગયા હવે ગણીને પચ્ચા બનાવ્યા હતા પંદર જણા વીસ જણા જમનારા હતા પિસ્તાલીસ જમી ગયા એટલે ઘરવાળી ઊંચા નીચા થાય એને ઓલા પીરસતા હતા એના પતિ એને કીધું આ ગોર મહારાજને પૂછો તો ખરા કે તમે કઈ અધબજ બજબજ કે પાણી બાણી પીવો છો કે નહીં ભલે એટલે ઓલા જઈને કીધું ધીરજ રાખ હું પૂછું ત્યાં જઈને ઓલા ગોર મહારાજ જટાશંકર મહારાજ હા હા બોલો પણ મારા તમે સમજો તે આમાં કઈ અધવજ બજબજ પાણી પાણી પીવો કે નહીં તો કે અધવજ તો આવવા દે ગજબ કરી નાખ્યો હવે હવે આ ભલે હસવાની વાત છે પણ છતાં આપણે આપણી રીત પ્રમાણે જુઓ મોટા ભાગે બધાની જમવા ઉપર વૃત્તિ છે અને તમે જુઓ કે કઈ જોયા કાંચ્યા વગર જમે જે મળ્યું જેટલું જમે કોઈ નિયમ નહીં પણ તમે જુઓ પછી જેવા થોડાક વર્ષો જાય ચાલીસ વળોટે પિસ્તાલીસ જાય અને પછી શું કરે આપણે એને કે શું કરો ડાયટિંગ કરીએ છીએ પેલા જાય જાતના મલિદા ખાતા હવે હવે હમણાં એક ચોપડી વાંચી હતી એમાં હવે નવી પથી કાઢી છે એટલે કે તમે છે ને આખો દિવસ તમે કાચું ખાઓ અને સાંજે જમો થોડું આખો દિવસ કાંઈ જમવાનું નહીં અને એ બધું કોને હોય આ બધા સુખી લોકો હોય એને જેને ખૂબ ખૂબ આજે જીવન મંત્ર અપનાવ્યો હતો ને આગળ કીધો એ ને અને પછી શું જમાડે ખબર એ કે તમે ગાજરના પાંદડા ખાઓ ગાજરના પાંદડા ગાજર ખાવાનું તો કે પણ હારે ગાજરના પાંદડા કીધા અને ગાય ભેંસો પેલો રજકો નહીં નાખતા ગદબ એ કૂણો ગદબ ખાવ કાચી કોબી ખાવ કાચા બટેકા ખાવ કાચા ટિંડોરા ખાવ કાચું ખાવ બધું અને સાંજે પછી તમે નિરાયતે થોડું થોડું ખીચડી ભાખરી આવું બધું જમો હવે એવું બધું નહીં પછી ઘી ખાવાનું નહીં તેલ નહીં ખાંડ નહીં ગળ્યું નહીં આ નહીં દૂધ દૂધ ઉકાળો ઠાર નાખો તર જામી કાઢી નાખો પછી પાછું થોડી વાર પંખો ચલાવો તર જામી કાઢી નાખો વળી પંખો ચલાવો તર નીકળે કાઢી નાખો એમ કરી કરીને હાવ પાતળું રહી એમાં પાછું અડધું પાણી નાખો એવું દૂધ પીઓ એટલે પહેલેથી ધ્યાન રાખ્યું હોત તો તો એસી વર્ષ સુધી આ કરવું પડે અને અત્યારે આ બધા છે ને ઊંધે માથે જાય જે આવ્યું નથી ખાધું નથી પછી છેલ્લે બધું આ જ કરવાનું બસ એના કરતા સલાહ જો માપસરથી અત્યારે જ હોય ને કારણ કે જમાડનારા પારકા છે પણ આપણું પેટ થોડું પારકું છે ભાઈ એ તો આપણે પૂછી પૂછીને ખાવું અને એક મારા છે ને પેટ ઉપર હાથ ફેરવતા ને એનો મર્મ છે કે જમવું પેટની ભૂખે જમવું પણ સ્વાદની મનની ભૂખે ક્યારે જમવું નહીં પેટની ભૂખે જમો પણ જીભની ભૂખે ન જો જીભ તો પછી તમને બધા આવવા જ આવવા જ કરે ભૂખ પેટની છે એના પ્રમાણે જ તો અમુક લોકો જમવામાં જ માને છે તો પછી એ દર્દોથી ભોગવે છે જસલોક હોસ્પિટલ જાય છે પેલા લોકો જમલોક જાય છે પણ ત્રીજો વર્ગ ઉત્તમ છે એ બીજાને જમાડવામાં જ માને છે અને એ બધા જગદીશ લોકને પામે છે ભગવાનને પામે છે શીખ સંપ્રદાયનું તો સૂત્ર છે સંગત અને પંગત સંગત સંતોનો સંગ કરો સત્સંગ કરો કથા શ્રવણ કરો કીર્તન કરો અને બીજું પંગત અને ખૂબ લોકોને જમાડો ગુરુદ્વારામાં તમે જુઓ કેટલા મોટા લંગર ચાલતા હોય છે લંગર કેમ ખૂબ જમાડે જલારામ બાપા આપો ટુકડો તો પ્રભુ ટુકડો હા રોટલા રોટલા નથી પણ વેંકુંઠનાથના રથના પૈડા છે બધા લોકો રોટલા જમાડવા વાળા છે અને જમાડવું એ બહુ મોટું કામ છે ભાઈ પણ કેટલા અપનાવે કેટલા અપનાવે એક રાજાના દરબારમાં એક પરદેશી આવ્યો એમણે રાજાના દરબારમાં પહેલી નાખી પહેલી એટલે કોયડો પચલો કે મહારાજ મને એ બતાવો તમારા દરબારમાં કોઈ છે એવા બુદ્ધિશાળી તમારો કોયડો ઉકેલો બોલો નથી નથી નથી છે છે નથી નથી નથી છે અને છે છે ને છે આ શું હવે આવું તો કઈ પેલી વાર સાંભળ્યું નહીં નથી નથી નથી છે છે નથી નથી નથી છે અને છે છે અને છે ઓળા થઈ ગયા બધા વિચારો પણ કાંઈ કોઈ મેળ પડે નહીં એવા દિવાનજી બહુ બુદ્ધિશાળી હતા એમણે કીધું કે મહારાજ તમારો કોયડો ઉકલી જાય આવતીકાલે ઉકલશે કઈ વાંધો નહીં રોકાય એમને રાખ્યા બીજા દિવસે દિવાનજીએ રાજ કચેરીમાં પેલા પરદેશીની હાજરીમાં ચાર વ્યક્તિઓને હાજર કરી ચાર વ્યક્તિ કે આ તમે દીધા ને એના બધા ઉત્તર છે પેલું અમારો નથી નથી નથી એનો ઉત્તર આપો નથી નથી તો આ પેલી વ્યક્તિ નથી નથી ને નથી તો કે શું કહેવા માંગો છો બસ એ જ આ એક ચોર છે ગયા જન્મના પુણ્યમાં કોઈ સારા કૃત્યો નથી એટલે એની પાસે કોઈ બેલેન્સ સારું બોલતું નથી એટલે એના ભૂતકાળમાં પણ કાંઈ નથી પૂર્વજન્મમાં પણ કાંઈ નથી એટલે આ જન્મે પણ એને કાંઈ મળ્યું નથી નથી મળ્યું એટલે ખાઈશું પીએશું પણ નથી એટલે નથી તોય પાછો કામ ચોરી ના કરે છે એટલે હવે મર્યા પછી પણ નથી એને કાંઈ મળવાનું નથી કારણ કે કામ જ એવા ધંધા કરે છે પેલા નહોતું એટલે અત્યારે ન મળ્યું અને અત્યારે પછી એવું કરે છે કે આવતા જન્મે પણ કાંઈ મળવાનું નથી કારણ કે પાપ કર્મ બાંધે છે વારે વાહ बढ़िया उत्तर दिया दूसरा છે છે ને નથી તો કે આ મહારાજ આ વ્યક્તિ તો આ કોણ છે તો આ વૈશ્યા છે જાહો જલાલીમાં રમે છે સુખ સાહેબીનો પાર નથી હિંડોળા ખાટ છે નોકર ચાકર પરિવાર હીરા જવેરાત ખાવા પીવાની કોઈ પાર નથી કેમ ગયા જન્મમાં કઈક એવા સુકૃત કર્યા છે એટલે બધું મળ્યું છે ગયા જન્મમાં છે એટલે આ જન્મે છે પણ હવે કામ એવા કરે છે ને કે આવતે જન્મે નથી હવે એને નહીં મળે કારણ કે એક શુભ કર્મ કરતી નથી એટલે હવે બેલેન્સ નહીં બોલે છે એટલે છે પણ મર્યા પછી નથી વારે વાહ હવે તીસરા બતાવો તો કે આ માણસ નથી નથી પણ છે કોણ છે આ એક મહારાજ ગરીબ કઠિયારો છે ગયા જન્મમાં કઈ નથી એટલે આ જન્મે પણ કઈ મળ્યું આ જન્મે પણ મળ્યું નથી પણ છતાંય માણસ એટલો પ્રામાણિક છે પરિશ્રમથી જીવે છે લાકડા કાપે છે સતકમાઈ કરે છે એમાંથી પોતાનું પેટ ને પરિવારનું પેટ ભરે છે ખોટું કરતો નથી ખોટું લેતો નથી હરામનું ખાતો નથી ખરાબ માર્ગે જાતો નથી એટલે હવે અત્યારે એને નથી નથી પણ પછી એને છે એવા સુકૃત કરે છે કે એને બધું જ મળવાનું છે આ ચોથો તો કે આ મારા છે છે ને છે તો આ કોણ છે આ ગર્ભ શ્રીમંત છે યોગ ભ્રષ્ટ શ્રીમંત ભક્ત પુરુષ છે ગયા જન્મમાં પણ છે એટલે આ જન્મે પણ છે અને અત્યારે પણ એટલા બધા સત્કર્મો કરે છે ગરીબોના દેવ ધર્માદો મંદિરોના સાધુઓ બ્રાહ્મણો ગાયો મૂંગાઓ પશુઓનો પક્ષીઓનો એટલા સત્કર્મો કરે છે કે જેને પ્રતાપે આવતે જન્મે પણ એને છે છે ને છે એટલે જે બેલેન્સ સાચામાં સાચું છે ને એ આ છે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ ટિસ્ટરી પણ ઘણા તમે જોજો આમાં સમજવા જેવા સાંભળી લીધા જેવું નથી સુખી થવાનો સારામાં સારો ઉપાય એ છે કે પૈસાને વાવવો આપણે સમયને વાવવાની વાત કરી હતી ને એમ આ આ વ્યાજ એવું છે આ વ્યાજ અનંત ગણું છે પણ જેને પૈસાનો મોહ છે એ પૈસો છોડી નહીં શકે લોભિયાન તમે દાંત કઢાવો હોય ને તો એમ નહીં કરે ગલગલિયા કરો દાંત કાઢીને ખુશ થઈને બેસી જાય એ જ એની પ્રસન્નતાનો રસી લ્યો હોય ને પૈસા એક જણો લોભ્યો આમ પગથિયા મંદિરના ઉતરતો હતો ને ભિખારીઓ બધા ઉતરે ને એટલા ખુશ થાય એટલા ખુશ થાય એટલે નીચે છેટે ઉભા થાય ને એને બધે કીધું જો આવા પૈસા પૈસાદાર માણસ હોય ને એ ભિખારીને બગાડે આપણે બધા દસ્યુ દસ્યુ પૈસો પૈસો રૂપિયો રૂપિયો નાખીએ અને આવા પૈસાદાર લોકો હોય ને બબે પાંચ પાંચ દસ દસ રૂપિયા દઈ દે પછી ભિખારી પછી માથું કાઢી દે પછી આપણા રૂપિયા હું જોતા નથી એટલે શેઠ જેવા હોય ને આવાને બધા ગગલાવા જોઈએ શેઠ નીચે આવે ને એને કે તમે જ બધાને બગાડો છો જાજા હજાર રૂપિયા દઈને બધાને ખુશ કરી દો પછી અમારા રૂપિયા સામું ન જોવે કોઈ એટલે કઈ ભાઈ મેં કાંઈ દીધું નથી તમે આ બધા ખુશ કેમ થતા બધા ભિખારી ગલગલિયા કરતો આવતો હતો આમાં તમારું અમારે કઈ લઈ નથી લેવું પણ સુખી થવાનો શાસ્ત્રીય માર્ગ આ છે ભગવાને દીધું હોય તેને જેટલું વાવો બાકી બધું છે ને પડ્યું રહેવાનું અને પાછળ જે છોકરા છોકરીની ગણતરીઓ કરીને રાખો છો ને એ કોઈ સત્કર્મ પોગવાના નથી એ કાંઈ જેટલું છે હવ હોના નસીબ લઈને આવ્યા છે પણ કોઈ મોહ મુકાતો નથી હું આને આટલું દઈ દઉં આ દીકરાને આટલું દઈ આ દીકરાને આટલું દઉં અરે સૌથી સારામાં સારો હિતે છું તો આપણો ભગવાન છે પણ એના માટે વપરાય નહીં સત્સંગ માટે વપરાય નહીં બીજાને જોઈ નહીં એને નાડ્યું નો ઘણા એવા દાતાર હોય ને કોઈ કરે ને તેને થાય એટલે ભાઈ મને લાભ તો લેવાય દો આ કે તમે તમારે બીજા લેતા હોય ત્યાં મને કેતા નહીં એ તો ભાઈ દેનારા દે જ છે ને દેનારા તો દે છે વાપરનારા વાપરે છે પણ સાચું આ છે વાયવાનું સુખી થવાનું ઉપાય જો એ તો હકીકત છે તમે જો જેણે જેણે જે સત્કર્મો કરે એ તો ફળ આવે જ જે વાવો એ અવશ્ય મળે મળે ને જાગી જનારા માણસો હોય છે આ અમેરિકાના રોકફેલર એ દુખી હતા બોલો અને વિવેકાનંદજી મળ્યા ને એક એની ટિપ્સ મળી કે સુખી થવું શાંતિ જોતી તો પૈસો વાપરવા માંડો ને ભલા માણસ અને રોકવેલ ફાઉન્ડેશન કર્યું અને જે ગરીબો ને બધા જ્યાં જ્યાં જ્યાં પૈસો વાપરો અત્યારે પણ હજી ફાઉન્ડેશન કામ કરે છે તો પરમ શાંતિ થઈ ગયેલી વગર ગોળીએ ઊંઘ આવવા માંડી અને સાચું જ છે બીજાને આપવાથી પોતાને શાંતિ અવશ્ય મળે છે સાધુ વાસવાણીનો હમણાં એક પ્રસંગ વાંચ્યો બીમાર થયા ડોક્ટરે કીધું તમે ફળ ફૂલ લ્યો બીજું કંઈ ન લેતા સેવ કતો હોય જ એટલે ફળ ફૂલના ડગલા કરી દીધા આમણે ફળ ફૂલ જોયા વિચાર શું આવ્યો આંખમાં પાણી આવી ગયા અને કીધું ભાઈ તમારે મને જો રાજી કરવો હોય ને તો એક કામ કરો આ બધી મોસંબી ચીકુ પપૈયા બધું ઉપાડી બાજુમાં કોઈ હોસ્પિટલ ગોતો અને ત્યાં ગરીબોને આ ફળફૂલ ખવડાવો ને ત્યારે મને શાંતિ થાય મને ગરીબ બિચારા ભૂખ્યા જેને ઔષધના પૈસા નહીં જેને ખાવાની શક્તિ નહીં બે પાંચ પૈસાનું કંઈ લાઈને પેટ ભરી શકે એવું નહીં એને ખવડાવો અને એમને ખવડાવ્યું અને સાધુ વાસવાણી કે મને ટાંટક થઈ ગઈ છે શાંતિ થઈ ગઈ છે જો છે ને ગાંધીજીને મનુવેને રસ કાઢીને આપ્યો અને બાજુ ઉપર થાળી સાથે રોટલી સાથે રસનો એક જ વાટક્યો મૂક્યો ખાલી બે કેરી લઈ આવ્યા હતા અને એક વાટકી રસ કાઢ્યો અને એ જેવો રસનો કટોરો જોયો ગાંધીજી કે મનુ આ રસ ક્યાંથી લાવ્યા બાબુ બસ આજે એમ થયું તમને ગરમી છે કેરી ખવડાવું એટલે બે કેરી લઈ આવીને એક કટોરો રસ ખાડ્યો છે ન મનુબેન ના ભાવને કઈ કહી શકાય અને બીજી બાજુ ગાંધીજી વિચારે છે અરે રે મને સૌ બાપુ કે અને ત્રીસ કરોડનો હું બાપ એમાં કેટલાયને ખાવા નથી મળતું અને હું બેઠો બેઠો રસને પૂરી ખાઉં તો હું શાનો બાપુ એમને બેઠાય મનુભાઈ બાપુ જમો જમીશ ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ પ્રભુ રામ મારી લાજ રાખો કોઈને મોકલો જેને હું રસ પીવડાવું પાછો ઠેલું તો મનુનું દિલ દુખાય અને ખાવ તો મારું દિલ દુખાય એમને બેઠા બેઠા રામ રામ રામ રામ કરે એમાં એક બેન એના બે બાળકોને તેડીને બાપુને પગે લગાડવા આવ્યા અને જેવા બાળકોને જોયા એટલે કીધું મનો બે કટોરી લાવો અને બે કટોરીમાં અડધો અડધો વાટકાનો રસનો ભાગ કરી અને પેલા બે બાળકોને અડધી અડધી કટોરી રસ આપ્યો અને ગરીબ મહિલાના બે બાળકોએ જે કેરીના ઘૂંટ લીધા અને જે બાપુને ટાટક થઈ એવી ક્યારેય ટાટક થતી આ ભોજન કરાવવાનો આદર છે બીજાને આપવા બીજાને દુઃખ દર્દો દૂર કરો પોતાની પાસે જે હોય એનાથી બીજાના સદુપયોગ કરવો પરમાર્થ કરવો એના જેવું સુખી થવાનું બીજું કોઈ સાધન નથી એટલે જેટલું થાય એટલું સત્કર્મ કરે એ આ કાન ઉઘાડા રાખ્યાની ભગવાનની લીલા છે આવી સરસ મજાની શ્રીજી મહારાજની એ લીલા પણ બીજી વાતો પણ ઘણી છે ભગવાન જમે છે એ ભક્તોના ભાવ જોઈને જમે છે અને આપણે જમીએ છીએ એ આપણે ભોજન જોઈને જમીએ છીએ આપણે ભોજન પ્રિય છે ભગવાનને ભાવ પ્રિય છે પણ એ બધી વાતો થોડી ઘણી આવતી વખતે બોલો સહજાનંદ સ્વામી મહારાજ